એ આવો આવો આવી ગયા મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આમ ઓસ્ટ્રેલિયામાં બેઠા બેઠા માનસીબેન વાર્તા સાંભળે છે અને એની સાથે વિશાખા છે અહ અને આમ અંજારમાં બેઠા બેઠા સુનિલભાઈ પણ વાર્તા સાંભળે છે નાના અમસ્તા અરે વાહ ભાઈ આવો આવો મારા ટાબરિયાઓ આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ વાર્તાનું નામ છે ગધેડાની સવારી સાંભળો સાંભળો એક હતું ગામ એ ગામમાં એક બાપ અને એનો એક દીકરો રહેતા હતા આ બાપ દીકરા પાસે એક ગધેડો હતો હો ભાઈ એક દિવસ આ બાપ દીકરો પોતાના ગધેડાને વેચવા માટે બીજે ગામ જવા નીકળ્યા આગળ બાપ ચાલે પાછળ દીકરો ચાલે અને વચ્ચે ચાલે ગધેડો આ જોઈને ગામના લોકો તો કે એ જુઓ જુઓ આ બાપ દીકરા કેવા મૂરખ છે ગધેડો હોવા છતાં ચાલતા જાય છે એના ઉપર બેસીને નથી જતા જુઓ આ સાંભળી અને બાપે દીકરાને કહ્યું દીકરા તું ગધેડા ઉપર બેસી જા એટલે દીકરો તો ગધેડા ઉપર બેસી ગયો ભાઈ અને બાપ પાછળ પાછળ ચાલ્યો થોડેક આગળ ગયા ત્યાં બીજા લોકો કહેવા લાગ્યા અરે જુઓ તો ખરા આ દીકરો કેવો શરમ વિનાનો છે બે શરમ છે પોતે ગધેડા ઉપર બેસે છે અને ગરડા બાપને પગે ચલાવે છે આ સાંભળીને દીકરાએ બાપને કહ્યું બાપુજી તમે ગધેડા ઉપર બેસી જાઓ એટલે દીકરાનો બાપ તો ગધેડા ઉપર બેસી ગયો અને દીકરો પાછળ પાછળ ચાલ્યો ભાઈ થોડેક આગળ ગયા ત્યાં વળી બીજા લોકો કહેવા લાગ્યા અરે જુઓ તો ખરા આ બાપ કેવો શરમ વિનાનો છે બાપ થઈને પોતે ગધેડાની ઉપર બેઠો છે અને એના કુમળા ફૂલ જેવા દીકરાને પગે ચલાવે છે શરમે નથી આવતી આ બાપને આ સાંભળીને બાપ તો વિચારમાં પડ્યો હવે કરવું તો કરવું એ શું એટલે છેવટે તેણે દીકરાને કહ્યું દીકરા તું પણ ગધેડાની ઉપર બેસી જા આપણે બંને ગધેડા ઉપર સવારી કરીશું એટલે દીકરો પણ ગધેડાની ઉપર બેસી ગયો ભાઈ પછી તો હો થોડેક આગળ ગયા ત્યાં વળી લોકો કહેવા લાગ્યા અરે જુઓ તો ખરા આ બાપ દીકરો કેટલા શરમ વિનાના છે બંને જણા સાથે ગધેડા ઉપર ચડી બેઠા છે જુઓ જુઓ શરમે આવતી નથી બંનેને એમને ગધેડાની દયા પણ નથી આવતી એક સાથે બંને બેસી ગયા છે બાપ દીકરો કરે શું હવે હે ભાઈ ઉપર બેસે કે નીચે ચાલે કરવું તો કરવું શું એટલે ભાઈ આપણે જે કરતા હોઈએ તે કરીએ હો લોકોની વાત ધ્યાનમાં ન લઈએ બરાબર ને મજા પડીને ભાઈ તો ચાલો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો હવે સૂઈ જાઓ અને સરસ સરસ સપનાઓ જોજો આવજો